એ આવો આવો મારા નાના મોટા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો મારા ટાબરિયાઓ આજે તમને ખબર છે આજે ખાસમ ખાસ દિવસ છે ઓ ભાઈ આ આજે છે ને આજે આ વેરાવળમાં બેઠા બેઠા હર્ષલભાઈ નો જન્મ દિવસ છે હર્ષલ દેસાઈ નો આ અને આ ટાણામાં બેઠા બેઠા ખેવના બા વાર્તા સાંભળો છે ને એમનો જન્મ દિવસ છે હો હર્ષલભાઈ ને ખેવના બેન ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ વાહ ભાઈ વાહ આજે તો નવા નવા કપડા પહેર્યા હશે કેક કાપી હશે ને સાંભળો સાંભળો ખેવના બેન હર્ષલભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હરિદીતભાઈ સાંભળજો તમે પણ અને વાર્તાનું નામ છે બિલાડીને ઘંટ કોણ બાંધે <laughs> એક હતું ગામ આ ગામમાં હતી એક શેરી અને શેરીમાં હતા માટીના ઘરો જૂના ઘરો હોય ને આ અને ઘરમાં ઘણા બધા ઉંદર આ ઉંદરો આમથી તેમ કુદમ કૂદ કરે હો આમ કૂદે ને તેમ કૂદે તેમ કૂદે ને આમ કૂદે અને ગામના બધા લોકો ઉંદરને લાડવા ખવડાવે લાડવા ઓબાય ભાતે ભાતનું ઉંદર તો ખાય ને તાજા મજા થાય ભાઈ બીક એટલે શું એ તો ઉંદરને ખબર જ નહીં થી ડરે નહીં આ ઉંદરડા તો હો ભાઈ એવામાં હર્ષલભાઈ એક દિવસ ત્યાં એક બિલાડી આવી ચડી બિલાડી તો આટલા બધા ઉંદરોને જોઈને એ શેરીમાં જ રહી પડી એ ગામમાં રહી પડી એ તો બિલાડીને તો થયું કે વાહ કેટલા બધા ઉંદર છે ખાવાની બહુ મજા પડશે ઉંદર બિચારા ભોળા અને બિલાડી લુચ્ચી ઉંદર કઈક ખાવામાં મશગુલ હોય જ્યારે બિલાડી છાની માની લપાતી છુપાતી પગલાનો અવાજ ન થાય એમ આવે અને ઉંદરને મોંમાં લઈને ભાગે ને ઉંદરને ખાઈ જાય હો ભાઈ એક પછી એક દિવસે દિવસે ગામમાં ઉંદર ઓછા થવા લાગ્યા બિલાડી તો બધા શિકાર કરે ઉંદરો બધા ચિંતામાં પડી ગયા બિલાડી લપાતી છુપાતી કઈ દિશામાંથી ક્યારે આવે ને ક્યારે વાઘની જેમ એમના ઉપર તરાપ મારે એની કોઈ ઉંદરને ખબર જ ના પડે હો ભાઈ હા ખેવના બેન બિલાડી બહુ લુચ્ચી હતી હો ઉંદર બિચારો બિલાડીને જુએ ને ભાગે એ પેલા તો બિલાડીની ઝપટમાં આવી જાય અને બિલાડી ખાઈ જાય એને બિલાડીથી બચવા ઉંદર હોય એક દિવસ સભા બોલાવ્યો કે બધા આવજો આપણે કંઈક વિચાર કરવો પડશે નહીતર આ બિલાડી આપણને એક પછી એક ખાઈ જશે એમ કહીને બધાએ સભા બોલાવી બધા ઉંદરડા ભેગા થયા અને બિલાડીથી બચવાનો ઉપાય વિચારવા લાગ્યા કે આ બિલાડીથી બચવું કેવી રીતે ત્યાં તો એક ઉંદર બોલ્યો આ હરિદીત જેવડો બિલાડીના ચારેય પગે આપણે જાંજર બાંધીએ તો કેવું બીજો ઉંદર કે પણ બિલાડી એવું ચાલે છે કે ચારેય પગે જાંજર બાંધ્યા હોય ને તો એકે જાંજર રણકે નહીં એવું ધીમું ધીમું ચાલે બિલ્લી પગે ચાલે છે તો ત્યાં એક ઉંદર કે હવે પગમાં જાંજર બાંધવાને બદલે બિલાડીના ગળે ઘંટ બાંધીએ તો કેવું આ ઘંટડી જ બાંધી દેવાય ને બિલાડી ચાલે આમ તેમ જુએ અને ડોહ કલે કે તરત જ ઘંટ વાગી ઉઠે ઘંટ વાગતા આપણે બધા જટ જટ ભાગી જઈએ ને ફટ દઈને બેસી જઈએ આપણા દરમાં બધા ઉંદરોને આ વિચાર તો બહુ ગમી ગયો એલા વાત તો સાચી હો બિલાડીના ઘંટ બાંધવો જ જોઈએ બિલાડીના ગળે ઘંટ બાંધવો જ જોઈએ બધા એક અવાજે બોલી ઉઠ્યા બરાબર બરાબર ત્યાં એક ગરડો ઉંદર આવ્યો અને ધીમેથી બોલો પણ એલા આ બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ કોણ બાંધવા જશે બિલાડીના ગળે ઘંટ એ તો ખાઈ જ જશે ને અને ભાઈ વાત તો સાચી બિલાડીના ગળે ઘંટ બાંધવા કયો ઉંદર જાય હે ભાઈ બધાય ઉંદર તો ચૂપચાપ થઈ ગયા હો ભાઈ તો ભાઈ આવી હતી આ બિલાડી ને ઉંદરની વાર્તા હર્ષલભાઈ ખેવના બેન હરિદીતભાઈ તમને વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ તમે પાછા આ વાર્તા તમારા ભાઈ બહેન બેનપણીઓને કહેજો ને આવજો